સત્તા વાપરે તે ડફોળ સત્તા પ્રાપ્ત થયા પછી જે સત્તા વાપરે છે એ ડફોળ કહેવાય જે સત્તાનો ઉપયોગ કરે છે એ ડફોળ કહેવાય સત્તા પ્રાપ્ત ના થઈ હોય ત્યાં સુધી ભાવ થાય કે સત્તા વાપરીશું પણ સત્તા પ્રાપ્ત થાય તો એને વાપરવાની ના હોય અમે આ સત્તા વાપરે તો એને ડફોળ કહેવાય એવું કહીએ તો એનો રોગ નીકળે અત્યાર સુધી કોઈએ ગાળ દીધી નથી અને કોઈ ગાળ દેશે નહીં તે વગર રોગ નહીં નીકળે બહાર તો આવો શેઠ આવો શેઠ એમ શું કામ કહેતા હશે કંઈ કામ પડશે ને એટલા માટે આ કામવાળા બધા એ તો કોઈ નિષ્કામ પુરુષ હોય ને તે વળે તો કામ થાય અમારી પાસે એક વકીલ આવેલા એને તો અમે કંઈ હિસાબ વગરની ગાળો ભાંડેલી ત્યારે એણે એના ભાઈને ઘેર જઈને કહેલું કે આવા કરુણાવાળા માણસ જ મેં જોયા નથી આ તો લોક કેવા છે કે એમને ડૉક્ટર કામના વકીલ કામના આ કામના પણ એ શેના કામના એ તો આટલી ખીચડી મળી તો કામની બીજું કંઈ કામનું નહીં આ તો ખીચડી ના મળે ત્યારે ખબર પાડી દે કે કોણ કામનું છે જ્ઞાની પુરુષને માન કે અપમાનની કશી જ પડી ના હોય માનના સુખ એ વિષય સુખ છે મારું માનભંગ થશે એ ભો જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્ઞાન કશું પામ્યા જ ના કહેવાય આ તો મૂળ વિતરા જ્ઞાન જ પામવાનું હોય બીજું કશું ખપે નહીં ને આ દુઃખના માર્યા કેટલાક તો અહીં આવે છે પણ સાચી જિજ્ઞાસાથી આવે તો તો બહુ કામ થઈ જાય આ તો દુઃખ આવે ત્યારે ભગવાનને કહે પણ ભગવાન શું કહે છે કે અલ્યા સુખના ટાઈમે તે મને ના બોલાવ્યો ત્યારે એક ટપાલ પણ ના લખી માટે હવે તું આ દુઃખના વખતે ટપાલ લખે છે તો હું જવાબ નહીં આપું લોકો તો કેવા છે કે કાર્યરૂપે આજે દુઃખ ઊભું થાય છતાં એના એ જ દુઃખના કારણો ફરી ફરી સેવે છે પાછલા દુઃખના કારણોથી જે દુઃખ આવે છે એમાં નવા કારણો ઊભા ના થવા દે તે કામનું કામ કાઢી લેવા જેવું આ એક જ સ્ટેશન આવ્યું છે માટે ખાઓ પીઓ અને પ્રાપ્ત સંયોગને સુખેથી ભોગવો અને અપ્રાપ્ત સંયોગોની ભાંજગળ ના કરશો સુખો તો મહીંથી આવશે પણ આ તો બહારથી મધનું ટીપું ચાખવા પડ્યો રહ્યો છે આ સાધુ થવા માટે કેમ વિચાર આવે છે કારણ કે અનંતકાળથી એણે માર ખાધેલો તે યાદ આવે કે સાસુના દુઃખ સસરાના દુઃખ ધણીના દુઃખ બાયડીના દુઃખો છોકરાના દુઃખો આ બધા દુઃખો અનંત અવતારથી ભોગવેલા તે યાદ આવે અને કહેનાર નિમિત્ત પણ મળી આવે કે આ સંસારમાં ક્યાં સુખ છે એટલે એને વિચાર આવે કે મારે તો દીક્ષા જ લેવી છે અને પછી તે દીક્ષા લે જ્ઞાની પુરુષ પાસે તો તમારા દરેક દુઃખો અવશ્ય જાય જ આ જ્ઞાની પાસે તો દરેકે દરેક દુઃખો દૂર થાય પણ તમે ઈચ્છા કરશો નહીં તો આ પગે જો વાગ્યું હોય ને પટ્ટી લગાડી હોય તો જ્ઞાનીએ કહ્યું કે આને ઉખાડીશ નહીં ને તો પણ જો ઉખાડ ઉખાડ કરે તો એનો ઉપાય શો આ તો જ્ઞાનીએ કહ્યું એને પછી કેમ હલાવાય વ્યવહારમાં રોજ સવારે ઉઠતા દાદાને યાદ કરીને નિશ્ચય કરવો અને પાંચ વખત બોલવું કે આ મન વચનકાયાથી જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો આટલો નિશ્ચય કર્યો એટલે મહી પોલીસ ખાતું ચેતે મહી તો જાત જાતની વંશાવળી છે મોટું લશ્કર છે જ્ઞાની પુરુષની હાજરીમાં આટલું કરવાથી શક્તિઓ આવી જાય ને પછી જાય નહીં આવું નક્કી કરીને દાદાને સામા બેસાડીને પેલી વંશાવળી ઊભી થાય તોય એને કશું ખાવા પીવાનું નહીં આપવાનું